એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમેરિકામાં બેઠા બેઠા સ્વયંવરા વાર્તા સાંભળે છે અને નડિયાદમાં બેઠા બેઠા નૈના વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો મારા નાના નાના ભૂલકાઓ અરે વાહ ભાઈ તમે બધા તો વરસાદમાં નાહીને આવ્યા છો અરે વાહ વાહ સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ કોની છે ખબર છે ભક્ત પ્રહલાદની વાર્તા છે ધ્યાનથી સાંભળજો એક હતો દાનવોનો રાજા રાક્ષસોનો રાજા હતો આ દાનવોના રાજાના ઘરે એક દીકરાનો જન્મ થયો નાનો નાનો એનું નામ પ્રહલાદ આ પ્રહલાદને ભગવાન ખૂબ વહાલા હો ભાઈ બહુ વહાલા હતા ભગવાન એને તો દીકરો હતો દાનવનો પણ વાલું નામ હતું એને ભગવાનનું એને તો ભગવાન બહુ ગમે બહુ ગમે સુતા જાગતા ખાતા પીતા રમતા બમતા એ તો ભગવાનનું ભજન જ કરે ભગવાનને યાદ કરે એના પપ્પાને ચીડ ચડી એના ઉપર એના પપ્પા તો એને વઢ્યા તું દાનવરાજનો દીકરો થઈને ભગવાનને ભજે છે લડતા શીખ હથિયાર ચલાવતા શીખ પણ પ્રહલાદ તો સાચો ભક્ત હતો અને બહુ ડાયો હતો તમારી જેવો એ તો કે તમે રાજા તો ભગવાન તો રાજા નાય રાજા હું એમને કેવી રીતે ભૂલી શકું આ સાંભળીને દાનવ રાજ તો ખીજાયો તેમણે ઘણોય સમજાવ્યો પ્રહલાદને કે ભગવાનની ભક્તિ છોડી દે ભગવાનને યાદ કરવાનું છોડી દે પણ પ્રહલાદની તો એક જ રઢ ભગવાનને હું કેમ ભૂલું ભગવાન તો બધે છે હો ભગવાન મારું રક્ષણ કરે છે એ તો આકાશમાં પૃથ્વી ઉપર આ મારી આસપાસ બધી વસ્તુઓ છે એમાં એ છે થાળીમાં વાટકામાં બારીમાં બારણામાં ધૂળમાં પથ્થરમાં બધે ભગવાન છે એમને હું કેવી રીતે ભૂલું પ્રહલાદે તો એના પિતાને આવું કહ્યું એના પપ્પાને હો છેવટે દાનવ રાજે ગુસ્સામાં આવીને કંટાળીને સૈનિકોને આજ્ઞા કરી આ છોકરાને પર્વત પરથી ગબડાવો કે દરિયામાં ડૂબાડો ગમે તે કરો પણ એને ભગવાનનું નામ લેતો બંધ કરો હવે સૈનિકો તો ગભરાયા આવા કુમળા ફૂલ જેવા બાળકને આવી આકરી શિક્ષા હોય પણ આ તો રાજાનો હુકમ સૈનિકો તો એમને લઈ ગયા પ્રહલાદને અને ઊંચા પહાડ ઉપર ચડ્યા પહાડ ઉપરથી એને નીચે ગબડાવ્યો અને દરિયામાં ફેંક્યો પ્રહલાદને ઓ ભાઈ પણ પ્રહલાદ તો ભગવાનને ભજે ને ભગવાનને યાદ કરે અને હસે છેવટે રાજાએ એક મોટો લોખંડનો થાંભલો ગરમ ગરમ ધખાયો લોખંડનો થાંભલો ગરમ કર્યો અને પ્રહલાદને કહ્યું તું કહે છે ને કે તારા ભગવાન બધે છે અને તને એ બચાવશે તો આ થાંભલાને વળગી જા આ થાંભલાને ભેટી જા ગરમ ગરમ થાંભલાને જોઉં તો ખરો કે તારા ભગવાન તને કેવા બચાવે છે એમને એમ કે પ્રહલાદ તો ડરી જશે ને ગભરાઈ જશે નાનો છોકરો છે ને પણ પ્રહલાદ તો ભારે બહાદુર હતો એને ભગવાન ઉપર બહુ ભરોસો હતો બહુ વિશ્વાસ હતો ભગવાનનું નામ લેવાનું જે તો ભૂલે નહીં ક્યારેય હો એના પપ્પાને એમ કે ભગવાનનું નામ લેવાનું એ તો હવે ભૂલી જશે પ્રહલાદની સામે હતો લોખંડનો લાલ ચોર ધગધગતો થાંભલો ગરમ ગરમ પ્રહલાદ પણ શાંતિથી ને આનંદથી ભગવાનનું નામ લઈને થાંભલાને વળગી પડ્યો ભેટી પડ્યો ગરમ થાંભલાને અને ત્યાં તો થાંભલો કરતો અવાજ સાથે ફાટો હો ભાઈ અને તેમાંથી તેમાંથી શું નીકળ્યું ખબર છે તેમાંથી એ ગરમ થાંભલામાંથી ભગવાન ઋષિ પ્રગટ થયા હા શરીર આપણા જેવું માણસો જેવું એ નૃષિ ભગવાનનું શરીર પણ ચહેરો ને મોઢું જુઓ તો સિંહ જેવું હો ભાઈ ચાર હાથ મોટા મોટા નખ એવા ભગવાન ઋષિ એ થાંભલામાંથી પ્રગટ થયા એમાંથી નીકળ્યા પ્રહલાદને કે બેટા પ્રહલાદ તારા ઉપર હું રાજી થયો છું તું હંમેશા આનંદમાં રહે છો ને એટલે તું મને ભજે છો આનંદમાં રહેતા હોય એ બધા ભગવાનની ભક્ત કહેવાય ભગવાનના ભગત કહેવાય બધા માગ માગ માગે તે આપું તને પ્રહલાદે કહ્યું ભગવાન મને તમારા દર્શન થયા અને મને આનંદ આવ્યો એ જ મારા માટે બસ છે અને ફાટેલા થાંભલામાંથી આ પ્રગટ થયેલા નીકળેલા ભગવાનને જોઈને બધા દાનવો તો બીકથી કંપવા લાગ્યા ઓ કાંપવા લાગ્યા ફફડે એ તો ઊભા ઊભા તો એ બધા તો ભગવાનને બે હાથ જોડીને પ્રણામ કરવા લાગ્યા પ્રહલાદના પિતાને પહેલા એક સાપ મળેલો હતો ભાઈ એથી ભગવાનના હાથે પ્રહલાદના પિતા મૃત્યુ પામ્યા એ દાનવ હતા ને ભગવાને એને મારી નાખ્યા પ્રહલાદને કહ્યું કે આનંદમાં રહેવાનું અને બધાની સેવા કરવાની ક્યારેય ખોટું નહીં બોલવાનું એ બધા મને ગમે પ્રહલાદને માથે હાથ મૂકીને નૃષિ ભગવાન તો અદૃશ્ય થઈ ગયા ભાઈ હો પછી તો તો બોલો લો આવી હતી ભક્ત પ્રહલાદની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો